આ કામ નું નાપાસ થયેલો કેવું હોય તો અને કે બજેટ છે બજેટ હજુ બજેટ બાબુ અવરું બોલે અવરું બોલે છે નિમિત્ત કરવું જે વર્ણન કર્યું એ તો શ્લોકમાં કર્યું અને મૂર્તિ જોવા મળી પણ પ્રત્યક્ષ મૂર્તિ આમ જોવા મળી હા વિશ્વાસ ભગવાન મર્યાદાનો જો સમજે તો ઊંડા ઉતરી તો ત્યાં વિશ્વાસ ભગવાન જરાય નોંધ નહીં હવે થયું છે કે કશી નોંધ નહીં નોંધ પર શું વિચાર કરે દાદા આ તો અજબ કહેવાય કે નોંધ કદાચ એવું કોઈ મનથી એવું કરી લે કે ભાઈ આ ખરાબ કોઈ ખોટું માટે એની નોંધ નથી લેવી પણ આ તો કઈ વખાણ થાય તેની નોંધ વખાણ થાય ફૂલ ચડાવે તેની નોંધ પથ્થર મારે તેની નોંધ ફૂલ ચડાવે તેની નોંધ અને પથ્થર મારે તેની નોંધ એટલે નોંધ નિર્ણય કે નોંધ ખોટી રાખતા નથી દ્રષ્ટિ બદલાઈ જાય તમારી દ્રષ્ટિ બદલાઈ જાય જોતો નહીં તો નગર પકડે બીજું ના આવે પણ આ જોતા અમારી વાંચ જોતા બહુ આવે વિચારી નોંધ રાખી છે એટલે ખરાબ ચાલી પ્રમાણ હોય તે વાંચું બધું ઓળખાય લોભી હોય તો વાંચું બધું ઓળખાય એટલે વિતરાગ પણ વાંચું થાય એમની વાતમાં કશું ચકલા રમતા ના હોય ચકલા કોઈ જાતના ચકલા રમે નહીં નિષ્કારણ કરુણા નિષ્કારણ કરુણા નિષ્કારણ આંખમાં નિષ્કામ કર્મ જોવા મળે હા એ બીજું બીજું કયું વલણ કાન કાન વાળી કરોડ હોય ને તો કાર્ય થાય આત્મા ઉપર દ્રષ્ટિ એના ઉત્તર ઉપર દ્રષ્ટિ સદા વ્યવહાર આચર્ય બધા ત્યારે આ પ્રસંગ હિતકારી છે લોકોને હિત કરી હોય ત્યારે બોલે એ વ્યવહાર હાથ પડે એ વ્યવહાર હાથ અને પેલા સુધી ના વાંચે ભગવાન ખટપટ નહીં ખટપટ નહીં હા ખટપટ અમારી દાદા એક ખટપટ નો વિભાગ છે તારે અમે આપની નજીક આટલા આવી શકીએ છીએ ને એ ખટપટ નો વિભાગ થોડો ચાર ટકા રહી ગયો છે માટે તો અમે બધા આમ આવી શકીએ છીએ આપણી પાસે લઈને તો વચક્યો હતું કેમ કલ્યાણ મારા જેવું એટલું એના માટે ખર્ચો એના વિતરાગતા જોવાની બોલે મારે જાય કોનું ના ના રવા દો ભાઈ કે છે ના મારું નથી આવ્યું ત્યારે દસ દિવસ પાછા આવો દસ દિવસ બે મને વ્યવસ્થિત બોલાયો મને વ્યવસ્થિત બોલાયો અને વ્યવસ્થિત બોલાયો એટલે વ્યવસ્થિત ના પ્રમાણે બેસવું જોઈએ આપણે પછી ફરી થોડી વાર પછી કે છે એમ કરો કે તમે ઉતરો આ થોડી વાર ગયા પછી એક પલ્લવ ગયા બીજો કોઈ મારો અમુક દિવસ ને ચીવડી તમે ઉતરો ત્યાં ચીવડી અંદર વ્યવસ્થિત ઉતારે છે અને પછી જવાનું છેલ્લે ઘરે છેલ્લે ગયા પછી પેલો પાસે માણસ ના માર નહીં હવા એવા છે ને પણ કિમલ બે પાછા સર વ્યવસ્થિત બોલાવ્યો આવું નવ વખત થાય દાદા ની પરીક્ષા પાસ વિતરાસન કરી શકું નવ વખત મન ફરે નહીં કશું મન ફરે એવું મેં કહ્યું જ બધા મન ફરાય આ વ્યવસ્થિત જ્ઞાન એવું સુંદર છે માણસ કોઈ કરી શકતો જ નથી આ વ્યવસ્થિત જ કરે અરે વગર મોડું ચોપડું કરી માને આવું ચાલો બેટર બતાવી ને ધીરે ભૂલી જાય અરે દાદા એમ કે તમે શું સમજો છો ક્યાં છે અને લોકો માને છે કે આ કરે છે નિમિત્ત ના કરવા તો વ્યવસ્થિત ગજબ વાત શું કરવાનું એ શું ત્યારે તમે નવ વખત મેં કાયદો કર્યો નવ વખત લીધો ધીરજ રે દાદા આ તો એમડી કહી દીધેલું કે તમે ઉતારી પાડે વ્યવસ્થિત ઉતારી પાડે માનવું જોઈએ નવ વખત ઉતાર વ્યવસ્થિત ચડાવે મને ઉતાર્યો અને ફરી બોલાવ છે તમારે બોડી ચડ્યો છે કાચોબરા જેવું એમને ઉતાર્યો છે વ્યવસ્થિત બોલાવે વ્યવસ્થિત બોલાવે ના હે નવ વખત કે તમારી પર ક્ષમતા આપી કેટલું બધું વ્યવસ્થિત છે કર્તવ્ય એટલું બધું વ્યવસ્થિત કર્તવ્ય છે એવું અમે બોલેલું છે તે જે જ્ઞાન ગયા છે ને કોઈને ગુનો ના નિકાળે નિર્દોષ છે કે નિકાળે એ વ્યવસ્થિત છે આપણને ઉદ્યોગ બનાવે જગત દેખાડે આ વ્યવસ્થિત મેં કહ્યું ને પેલું વ્યવસ્થિત પૂરું સમજે અને કેવા જ્ઞાન થાય જેમ જેમ વ્યવસ્થિત પર્યાયો સમજાતા છે એટલા વધારે પર્યાય સમજાય એટલો વધારે લાભ થાય પણ પૂરું જયારે સમજાય ત્યારે કેવા જ્ઞાન થાય એવું મેં કહ્યું બધાને સમજાયું કરું સંપૂર્ણ પર્યાય થઈ જાય તો તે અક્ષર જ્ઞાન થયું છે પણ ચાર રીતે પર્યાય છૂટે તો હા હા એ વ્યવસ્થિત તમે વ્યવસ્થિત બહુ કામ કરી નથી નવ વખત ઉતાર નવ વખત ચડ્યા બે બીજી વખત બોલાવે બે ત્રણ વખત કદાચ ઠંડુ રે કદાચ કોઈ બહુ કે બધો સાધક હોય તો બે ત્રણ વખત ઠંડુ રે પણ બીજી વખતે તો પછી પેલું બધું ભેગું કરી ચાલી દે હા આ ચોપડી પડે ચોપડી હોય થઈ જાય ના ચોપડીમાં માર્ગ જ ના થાય કઉ છું ને બધો માર્ગ આપણે બસ સાધનો બતાવેલા કે આમ થશું તે આમ થશું કઈ કરવા પણ માર્ગ ના હોય આ સમજવાનો માર્ગ કેવો હોય સમજવાનો કરવા પણ ઉપર ગયેલા આપણે પ્રાર્થિત ઉપર ગયેલા કરી દે દાદા પોતાનું રાખતા નથી પણ જોતા આવડે પોતાનું મોડું ઉતરા રાખતા નથી આવતું પણ પોતાનું અમારું મોડું ઉતરા છે જોતા બહુ બહુ જીવન ચડી ગયેલું હાલ ના દેખાય ને પોતાનું જોતા ખબર પડે ચડી ગયેલું મોડું ફોટોગ્રાફરો ફોટોગ્રાફરો ફોટો લે ને તે હમણાં ત્યારે કેવું પડે જાતે કઈક ના થઈ જતા મૂકીએ કે આ મૂકીએ કે પાછળ જતા મૂકીએ પછી ફોટો પડાવીને બધું લાકડી બાકડી બધું લઈને પાડ હવે હવે એવું જરા થોડું હવે બધા લાગે નાટકમાં આરા નહીં લાગે પૂરેપૂરી રૂપાયા બધો સહજ રૂપાળો દેખાય સારો કયો દેખાય સહજ ચલો અહંકાર નહીં આમ કામ પણ સુંદર આ જગત બધું એવું સુંદર વ્યવસ્થિત ગોઠવેલું છે જોવાની જરૂર છે કરવાની જાય ના કહી માણસ કરી જાય છતાં વિચાર આવે છે બની ગયો હું ગોઠવ કરી દઈશ વિચાર આવે કદાચ ના આવે પણ અને આપડે કહીએ શું થશે નીકળતા નીકળતા શું થશે દાદા જતા શું થશે ભર ચિંતક જે આપણે ચિંતક જે કીધું ને આપણે જે ચિંતક કીધું ને કે આવું બધું આ નીકળતી વખતે શું થશે તેનો વિચાર કરે પેલો આનો વિચાર કરે એને ચિંતક કીધું હા એ નહીં હા બધું જગત ચિંતા કરવા જેવું છે કેમ ચિંતા નહીં કરતા થોડી ઘણી કરે ખરેખર ચિંતા કરવા જેવું જગત થોડી એકલા મુકતા ચિંતા કરે હજી બહાર નીકળ્યા ઘેર પહોંચ્યા હતા બરોબર અરે દાદરે ઉતર્યા હતા તે જગતમાં આ થોડી ચિંતા કરે પૂરો એટલે હજુ અરે અવસર ત્યારે અવસરે આવે ચિંતા અવસરે કરે ને રીતે બહાર ગયા પછી વિચાર ચિંતા વાળું જગત નિરંતર ભય વાળું જગત ક્ષણે ક્ષણે ચિંતા વાળું જગત અમને આટલામાં ચિંતા થાય અત્યારે થાય શું આવશે તે વિચારવા ચિંતા કરવાની જરૂર ડિઝાઇન થઈ ગઈ નવું આવવાનું શું કરશો ડિઝાઇન બાર કરશો ડિઝાઇન થઈ ગઈ બધું વધશે નહીં અને બધે તો થશે ડેઢ બધે તો થશે ડિઝાઇન જોડે અરે લગા બોલ્યા કરતો બોલી ઉમર પર લગા બોલવું જ નહીં શું બોલું બોલી ઉમર પર બોલ વેચ્યા બોલે બોલે આપવા રહ્યા બીજા તો તારું ધ્યાન કરીએ દિવસ આ બધું લઈ દીધા એ ડિઝાઇન ડિઝાઇન લઈને આવ્યા છે કરતા દસ થી વધારેલો થાય મહેમાન થાય મહેમાન કુદરત આશરા પાડે કુદરત આપવા માટે તૈયાર છે કુદરત તમારી તમારે માટે નસ છે નસ નું જેવું કામ કરે છે પદાર્થ ચિંતા થાય છે ને કે આત્મા ચિંતા કરે ને મેં જે આત્મા છે ચિંતા થાય છે ત્યારે આપણે ઓળખવો છે એક સ્વભાવ છે આવો શું જાણો છે ચિંતા કરે છે ના સ્વભાવ હોય તે પછી કહીએ વાત કરે કે ક્યાં આવતો શું હયા થઈ જાય નહીં કોમી દેવા દેવા આપડે પેલા કહેતા એવા કહેતા હતા મનમન મનમાં પહેલે છે મનમન રોડે પણ એ કઈ જતું જવા રહ્યા નહીં એ જોડે અને પછી પછી રોડે ફોર્મેટમાં પણ બધું બહાર કપડાનું જુદું અને મનનું જુદું એવું મનમાં આવે પછી રોડે ખરું થઈ જાય સત્સંગ કરતા કરતા અનુભૂતિ ક્યારે થાય સત્સંગ કરતા કરતા સત્સંગ કરતા કરતા સત્યની અનુભૂતિ ક્યારે થાય સત્યની સત્યની સત્ય સત્ય વિનાશી છે સત્ય જે છે ને આપણા લોકોમાં કહેવાય છે સત્ય તે વિનાશી છે તેનો અનુકૂળ નફામાં છે સતનો છે અને સત અવિનાશી છે તમે જે પૂછવા માંગો છો ને સત્ય નહીં પણ સત હોવું સત્યતા જગત માં શું નામ તમારું પ્રફુલભાઈ પ્રફુલભાઈ પ્રફુલભાઈ છે પણ નથી અસત્ય છે પ્રફુલભાઈ અસત્ય છે હા ખરું સત કહ્યું કે અવિનાશ તમે આત્મા છો એ ખરું સત છે અવિનાશી નિરાશ ના થાય શનિવારે આવજો દાદાએ જ્ઞાન જ્ઞાન લીધેલું છે તો જ્ઞાને આજ્ઞા નહીં પાડી ભાઈ ના રેગ્યુલર સત્સંગમાં આવું છું પણ રેગ્યુલર આવે છે સત્સંગમાં રેગ્યુલર આવે છે આજ્ઞા નહીં આવે રોજ આવે પણ આજ્ઞા ના પડે ને જાય ખ્યાલ નથી એટલે પછી અનુભવ પેલા થઈ જાય મોમેન્ટ શબ્દો અનુભવ આપણે આપણે પર કરીએ છીએ એનું દૂધ હજી ગયા આપણે શું કરીએ એવું થાય છે આપણે પાવાની ફરજ ત્યારે ઘરે બેસી આપણે કેમ ના ચલાવીએ પાંચ દસ છે નથી પડતા શું કરીએ આપણે શું ઉપાય કારણ કે વ્યવસ્થિત નિર્ધાર કરેલું કર્યો કરેલું આજ્ઞા આજ્ઞા પાંચ પાડે તો બીજે સાહેબ અનુભવ નિરંતર અનુભવ વધતો હોય બીજું બધું વિસ્તૃત જાતે વિસ્તૃત બધું વિસ્તૃત પણ જ્ઞાન પહેલા જો બે ત્રણ દિવસ જો સત્સંગ બરોબર જો જરા એને એટેન્ડ કરેલો હોય ને તો પછી પેલા ના શબ્દો બધા એટલે બહુ ચેતવીએ બુદ્ધિ ની વાત કરવી નહીં બુદ્ધિ કરવી હોય તો આપણે જે લાભ જોઈતો હોય તે ના થાય શું ના થાય લાભ ના થાય કરવાનો વધુ નથી પણ લાભ ના થાય લાભ દિનેશ્વરે શું કહ્યું વિતરાગ ની વાણી જેને જાણી તેને જાણી છે અને જો એમાં ડાપણ કુદા ગયો બુદ્ધિ બકાઈ જશે કે શું કે બુદ્ધિ બકાઈ જશે બપાઈ જશે બપાઈ જાય માટે તો આગળ આપણે જો વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો દયા રહેવું પોતે જ્ઞાની પોતે જ બુદ્ધિમાન નથી તો બુદ્ધિની વાતો કરે શું થાય પ્રાપ્તિ કરવી ના થાય નહીં તો પ્રાપ્તિ ના કરવી હોય તેને બધી છૂટી તમે તો મિત્ર આવ્યો મને બેકાળો પડતો હતો પણ પ્રાપ્તિ ના કરવી હોય તો પ્રાપ્તિ કરવી હોય તેને સમજણ પાડીએ ભાઈ હે વિનય ભરે છે પરમ વિનયનો માર્ગ છે તેનો માર્ગ છે પરમ વિનયનો પરમ વિનયનો નહીં તો પેલું પ્રાપ્તિમાં ઓછું થઈ જશે ખોટ આવશે તમે ખબર પડે ને પણ આ આ જે શંકાઓ બધી કેટલીક ઊભી થાય પ્રશ્નો ઊભા થાય એનું નિવારણ તો અંદર કંઈ કરવું જોઈએ ને આ બધી થાય પ્રશ્નો ઊભા થાય એનું નિવારણ તો કંઈક કરવું પડે ને બધું પૂછવાનું વાંધો નહીં કોઈ જાત શંકા ઉભી થાય પૂછવાનું પડે દાખલા તરીકે પણ આત્માનું જે એની ઉપર ફરી ના કરવું જવાબ આપે તેની ઉપર રિએક્શન ના હોય આ ચાદવાસ કેવાય એની પર વિવાદ ના હોય શું ના હોય વિવાદ નહીં મારી પર નો વિવાદ વાદે નહીં વાત કોઈ ના ભાઈ વાત કરે તો એને લાભ ના થાય બીજી કશું નહીં પોતાને લાભ જ કરવો હોય તો વાત ના જોઈએ તમારે લાભ કરવો છે કે તો સમજાઈ જઈએ છીએ તો વકીલાત પંદર વર્ષથી છોડી છે ત્યાં છોડી પૂરેપૂરો લાભ લેવો અને આ રીતે તો પછી કેમ ખાવાનું મન થાય છે આત્માનું સ્વરૂપ તો અનાહારી છે નિરાહારી છે તો પછી ખાવાનું મન કેમ થાય છે આત્માનું સ્વરૂપ આત્મા ખોરાક ખાધું નથી ખાધો ખોરાક ખાધો નથી આત્મા એ આત્મા એ વિષય ભોગ્યો નથી કોઈ છે આત્મા સૂક્ષ્મતમ છે વિષય ફૂલ છે ફૂલન સૂક્ષ્મ વ્યવહાર ના ભાવથી ભોગવે ને બધા ફૂલ છે ભાવથી ભોગવે ને પણ ભાવથી ભોગવે ને આત્મા ભાવથી ભોગવે ને એ આત્મા ને આસપાસ હોય તેથી રખડે છે બધા સાધુ ત્યાંથી રખડે છે એ આત્મજ્ઞાન થાય એવી સહેલી વસ્તુ નથી સાક્ષી ભોગવતી એને જ આત્મા માણસ જગત આપ્યું સાધુઓ સંન્યાસો એવો આત્મા નથી આત્મા હોય એને કશું ભોગવાની ખોટી દે તો ખોટ અરે આ ગંધવાળો કોક પણ એ એને અપરાધ કે છે ખીચડી કઢી જલેબી ના આ બાસુજી ગધવાડો એને ભૂકવે તો જો આત્માનું જો સ્વરૂપ આવું હોય ને તો પછી કરવાનું બાકી નહીં શું કે આત્માનું સ્વરૂપ જો આવું હોય તો પછી એને કરવાનું બાકી શું રહ્યું કરવાનું શું રહ્યું પછી મારો આત્મા નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે અનાહારી છે કઈ ભોગવતો નથી ખાતો નથી કરતા નથી તો પછી કરવાનું રહીશું છે માની લો માનવી રીતે ચાલે એવું છે દુઃખ તો છે ને ના પણ આ તમારો જે મારેલો છે આત્મા તે ભગવાને કહ્યું આ વ્યવહાર આત્માને તમે સાચો નિશ્ચય આત્મા માનો છો શું કરો છો નિશ્ચય આત્મા માનો જોઈએ અત્યારે વ્યવહાર આત્માને બે જાતના આત્મા સચરાચર કેવું સચરાચર સચરાચર શબ્દ સાંભળેલો છે હા સાંભળ્યું ત્યાં સચર એ અસર થાય કરો સચર અસર થાય કરો સચન અસર કરવો છે હે સચન અસર કરી શકાય ને પણ સચર અચર થાય એવો છે આ જે સચર છે તે અચર થાય કરો ભગવાન મહાવીર જયારે જન્મ્યા ત્યારે સચર કહેવાય પછી પરમાત્મા બની ગયા શુદ્ધ ભગવાન એટલે અચર કહેવાય એ બરાબર છે ને એમ કે છે કે ભગવાન મહાવીર જયારે જન્મ્યા ત્યારે સચર હતા અને પછી અચર થયા પરમાત્મા થયા ત્યારે પછી સિદ્ધ થયા એટલે સિદ્ધ થયા એટલે અચળ પરમાત્મા થયા અને જન્મ્યા ત્યારે સચળ હતા પછી અચળ થયા હા તે દેહ હાથે કોણ ગયા દેહ તો રહે દેહ ક્યાં જાય છે તેને ભગવાન રસ થયા આપે છે બોલો ખોટો ધર્મ નહીં આવતી દેહ તો સચર રહેવાનો ઠેઠ પછી આત્મા મિકેનિકલ આત્મા છે ને એ સતત છે ખાય છે પીવે છે શ્વાસ લે છે શ્વાસ લે છે હરે છે ફરે છે મિકેનિકલ આત્મા એટલે સંસારી આત્મા ને મિકેનિકલ આત્મા એટલે સંસારી આત્મા સતત સતત વ્યવહાર આત્મા સતત હા મૂળ આત્મા અચર હા સતરા અચર એટલે મૂળ આત્મા અંદર લક્ષ કરવાનું છે એની પ્રાપ્તિ સિવાય કોઈને પ્રાપ્ત થયેલું હોય એક પણ માણસ હોય નહીં એક જ માણસ હોય એકાદ વખતે તે બુદ્ધિ વગરના હોય તો આત્મા છે આવો છે તેવો છે આવો છે તેવો છે ભટક ભટક ભટક ભટક ભટક કરવાનો કશું વળે નહીં આનંદ જયારે શંકા જાય આત્મા સમજી ત્યારે જાણું પ્રાપ્ત થયું શંકા જેવી છે આત્મા પ્રાપ્ત થયો ત્યાં ચોપડી વાંચી રહી હતી કેવું લખે વાંચે થોડું વાંચ્યું એ તો આજે થોડું જ વાંચ્યું છે પચીસ આઠ ત્યાં સુધી બરોડા એને નિશ્ચય આત્મા બનાવવા હોય કે શુદ્ધ આત્મા બનાવો હોય એના માટે ક્રમ વિકાસ પગથિયા સીડી કોઈ સાધન એવું તો માનવું પડે ને એ કરવું પડે ને મિકેનિકલ આત્મા છે એને રિયલ આત્મા બનાવવો હોય શુદ્ધ આત્મા તો એને કઈ ક્રિયાઓમાં પસાર થવું પડે કઈ અનુષ્ઠાન કરવા પડે કે તપશ્ચર્યા કરવી પડે ક્યાં કરવું પડે સંયમ ધારણ કરવું પડે ઇન્દ્રિયોને ગોઠવી પડે એ બધું કરવું પડશે નહીં કરવું પડે એવું જાણીને તો આવીએ છે ભટક્યા છે આ એક અક્ષરે સાચું નથી આ ખાય આ ખાય ધર્મ આ બધા સાચું સંદેશો એક અક્ષરે સાચું એટલે તમે એમનું સાંભળેલું છે તે એમાં અક્ષરે સાચું અક્ષર એક અક્ષર સાચો હોત તો સર્વ અક્ષર સાચા હોત એક સમય પણ જો કદી સંયમ આવ્યો હોત તો સર્વ સમય રહે સંયમ જગત જોયું નથી સંયમ સરખો જોઈએ સંયમ થયા લહેરથી ખાય એ એનો સંયમ કહેવાય પછી ખાય પછી ખીર આમ પીવી એકની પર રાગ સુખા રોટલા પર ગાળ અને ચોપડેલા પર ચીવી કોઈ દાડો આત્મા પ્રાપ્ત નથી અનંત અવતાર ત્યાં ઉપજ ગયા સર્વશાસ્ત્રો નું જ્ઞાન હોવા છતાંય ભટક્યા એટલે આવું કોઈ આપણું વિજ્ઞાની મળી જાય છુટકારો છુટકારો હોય હોતો તીર્થંકર આવે ત્યારે થાય આટલું થાય તો તીર્થંકર મળવાનું સંભવ નથી તારે તીર્થંકર તો મળવાનો સંભવ નથી અને જ્ઞાની પાસે થાય હા જ્ઞાની મળે ત્રણ થી ચાર બચ્યો સાઈઠ થી વધારે નહીં છોકરો ચાર ત્રણ ચાર તમકીત થાય એક નહીં ચાર જ્ઞાની પાસે આ તો આખું વિજ્ઞાન છે તત મોક્ષ આપનારું છે મોક્ષમાં દેહાડનારું છે સંયમમાં નિરંતર રાખનારું છે એટલે આ બધા વિકલ્પો છે શું તમે બોલ્યા ને વિકલ્પો છે વિકલ્પો અને વિકલ્પો કરડ્યા કરે શું કરે કરડે છે હા નિર્વાણ કરડે ડંક મારે બધા આકુલતા ઉત્પન્ન કરે કોઈ વિકલ્પો છોડે નહીં છોડવા તો છૂટા નથી છોડવાનો ભાવ તો છે નિર્વિકલ્પિત આવ્યો હા પૂછવું હોય પૂછી લેજો બધું પૂછાય ભૂપેન્દ્ર બી કે છે કે આ વિકલ્પોમાં પોતાપણું પોષાય છે વિકલ્પોમાં પોતાપણું પોષાય છે વિકલ્પોનું વિકલ્પોમાં પોતાપણું પોષાય છે હા એ તો પોતાપણું પોષેલું છે એ તો એનો ધંધો જ છે વેપાર છે વેપાર ઉતરે ને અટકાવી નાખે છે એકદમ કાઢી વસ્તુ કાઢી નાખે અચળ ની તો પણ સમજણ પડી પણ સમજણ પડી સત્સરની ના પડી આ સત્સર તું ઓછા દુનિયા બધી છે ને સાધુ આચાર્યો જૈનો આચાર્યો દિગંબરી શ્વેતંબરી સચળ ને અચળ કરવા માટે આચાર્ય એટલે સંસારી આત્મા ને વ્યવહારી આત્મા અને પેલો જે મુક્ત થયો આત્મા આ જે નું જે શુદ્ધ સ્વરૂપ છે એ અચળ આત્મા કહેવાય એમાં કે હા તમારી મેં પણ અત્યારે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સચળ માંથી અચળ જવું હોય તો બધા વિધિ વિધાન કરવા પડે વિચાર કરીને આવજો મોડું કરવાનો ફાયદો છે ને મોડું કરવાનો ફાયદો છે ને મોડું કરવાથી ફાયદો છે નહીં મોડું કરવાથી ફાયદો નથી વર્ષ બે વર્ષ કહ્યું ને કે તો મોડું થઈ જાય છ મહિના એક દર મારું કરવાનું ના જો થતું હોય ને અત્યારે મળી જતું હોય ફળ તો લેવું નહીં લેવું કાલે ઉમેરવા આજે મળતું હોય તો કાલે ઉમેર દેવું આજ ભાઈ આજ ભાઈ અત્યારે આજે આજે જ મળવું જોઈએ આજે મળતું તો આજે આજે આ વિચાર કર્યો કે લેવાનું શું કોમ એટલે એવું છે કે જ્ઞાની પાસે એવી શક્તિ છે કે ખોટા વિચારો એ પણ કાઢી શકે એવું નહીં વિજ્ઞાન વિજ્ઞાન આ વિજ્ઞાન વિજ્ઞાન છે જેની પાસે વિજ્ઞાન છે આ સતર છે તેના સાધુ સંન્યાસો બધા અસર કરવા માંગે છે પોતાના સતર નહીં તમે એવું કરવા માંગતા હતા હવે એ ટોળામાંથી તમે અહીં આવ્યા હવે એ જવા નથી તમે એના કરતા એ ટીઓમાં પડ્યા નિરાતે પણ એનાથી કઈ આકુલતા કરતી નથી કારણ કે સત્તર કુદરો અસર થાય નહીં સત્તર કુદરો સત્તર થાય નહીં હવે હોના સ્વભાવમાં છે શું છે સત્તર કુદરો સત્તર થાય નહીં સત્તર કુદરો અસર થાય નહીં આ ભ્રાંતિથી સત્તર અસર કરવા પ્રયત્ન કરી રહ્યા છે તેથી શાસ્ત્ર કહ્યું આત્મજ્ઞાન થયા છે બધું નિવેડો બધો નહીં આવે તમે ગમે તે કરશો સતનોતર તો એ શાસ્ત્ર જ્ઞાન એટલે આત્મજ્ઞાન થયા સિવાય નિવેડો નહીં આવે એટલે આત્મજ્ઞાન તો સાધન છે આત્મજ્ઞાન કોઈ શકાય હોય શકે નહીં આત્મજ્ઞાન શાસ્ત્ર ના હોય હા આત્મજ્ઞાન શાસ્ત્ર ના હોય શબ્દ નો ઇઝ નોટ ધેટ પણ દુનિયામાં પરમાત્મા ઉત્પન્ન પરમાત્મા થાય છે એમ અત્યારનું જ્ઞાન મારું જ્ઞાન છે જુદો એ જુદો છે કોરો સારું નથી હા બધા કોરા ખાતા બધા ફાવે વીસ એટલે ના પણ જો કોરો કાગળ મારો નથી તો કોરો કાગળ આપ કરી આપો સુતરેલો કાગળ ને તે પણ જ્યારે હું ટાઈપ કરીશ ત્યાર પછી નીચે ઉપર ખી આવશે એટલે તમારા માટે વધારે માથાકૂટ કરવી પડશે પાછી ફરી વાર કહી આ મારો અનુભવ કરું છું સાચી વાત પરીક્ષા પરીક્ષા કરી બુદ્ધિથી સમજી જાય કે આ હાથ ના ખોટું પેલા ના હાથે પેલા પકડાઈ દીધું એટલે દિવસ આવું થઈ ગયો ને પરમ જ્યોતિ અને સ્વાદ આવે નિરંતર ચિંતા રહે આનંદ સંસાર દુઃખ પડે નહીં દેહ હોવા છતાં દેહનું દુઃખ પડે નહીં નિર્લેપ પ્રસંગ આતંક થવા માટે લોક હિમાલયમાં ગયા તો આતંક થવાતું છે તો ક્યાં થવાય જ્ઞાની પાસે જ્ઞાની પાસે હા ભીડમાં હોય ભીડમાં છે તો શું ભાઈ ભીડમાં અસંગ એકલો હોય ને તો મન વિફરે રવિવારે બધાય તો મન વિફરે શું કરે હા પછી ચંપોલ આવે ગુલાબ આવે ચોપે પછી ઉદય કાપી જાય તો પછી લડી રાખે પડી સમજ ને જોવા જુએ તો સંસાર ઉભો કરી નાખ્યો હા જ્ઞાની કૃષ્ણ જોયા નથી દર્શન કર્યા નથી એમનો શબ્દ વાપર્યો નથી એક શબ્દ વાપર્યો કલ્યાણ થઈ જાય નિત્ય મુક્ત છે નિત્ય સમાધિ વાળા નિત્ય આત્મા થયેલા છે જેનું અનિત્ય પણ બધું સર્વથા થઈ ગયું સનાતન સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું અહીં પૂછાય બધું પણ ગેદરા બાબતે શંકા કરી કે પાછો પોતાને રખડી મારી અમને વધુ નહીં હા તો શંકા કરનાર નુકસાન છે ચોવીસ તીર્થંકર બોલતા હે એ વાણી છે તીર્થંકર અમે ફેર નહીં કરવાના વાણી આપ વાણી અને તે પછી હું બોલતો નથી કોણ બોલે ભગવાન દાદા દાદા ભગવાન બોલે છે હું અંદર જઉં તો આ બોલશે તો આ ત્રણે હજાર દાદા ભગવાન ત્રણે હજાર એ દાદા ભગવાન હા એ જડ છે યંત્ર ના સાચી વાત બોલતો આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે શું છે ઓરિજિનલ ટેપ રેકર્ડ હા જે તીર્થંકરો એકલા જ જાણતા હતા કે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ તે આ કાળમાં બહાર પાડી લોકો ત્યાં ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલી એ વક્તા છે તમે શ્રોતા છો હું નાતા દ્રષ્ટા છું શું છે હું નાતા દ્રષ્ટા વક્તા કોણ શ્રોતા છે ને કોઈ પણ ત્યાં હોય ત્યાં વાણી શું હોય ઉપદેશ રૂપે ના હોય દેશના રૂપે ના હોય અરે આદેશ રૂપે ના હોય આદેશ અને ઉપદેશ એ સમજણ પડે છે આદેશ શું તેને આદેશ કહેવાય આજ્ઞા અમુક કરો તમે એમ એ આદેશ આવું આ વાત કરે હા અને ઉપદેશ કોને કહેવાય બોધ અને આ દેશના રચુ છે પ્રવાસ ચાલે વિતરાગોની વાણી દેશના રૂપે દેશના રૂપે વાણી માલકી વગરની વાણી હોય કેવી કોઈ માલિક નહીં એનો માલિક નહીં